એ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ધૈર્ય વાર્તા સાંભળે છે ઓહો હો હો હો હો ક્રિકેટ રમીને આવ્યો છે એમને અરે સાંભળો સાંભળો મારા નાના મોટા ભૂલકાઓ આજે છે ને આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ હા વાર્તાનું નામ છે દાનવીર રાજા સાંભળજો એક હતી નદી આ નદીના કિનારે એક મોટું નગર હતું આ નગર પાસે આવેલા જંગલમાં એક મોટું વડલાનું ઝાડ હતું આ નગરમાં વસનારા લોકો બહુ સારા હતા અને વળી આ નગરમાં એક રાજા રાજ્ય કરતો હતો એ તો બહુ સારો હતો બહુ દાનવીર વળી આ નગરમાં એક બુધિયો નામનો માણસ રહેતો હતો એને એક પત્ની અને ચાર છોકરા હતા આ બુધિયો દરરોજ શેરીઓમાં અને મહોલ્લાઓમાં જાત ભાતના ખેલ કરતો અને દિવસે વનમાં ફરી ફરી પોતાની પત્ની અને બાળકો માટે ખોરાક લાવતો એક દિવસ આ બુધિયો બિચારો વનમાં ઘણું રખડો તો પણ એને કાંઈ ખાવાનું મળ્યું નહીં બુધિયાએ તો વિચાર કર્યો કે ખાલી હાથ ઘેર જઈને હવે હું શું કરીશ એમ વિચારીને એ તો બિચારો ભૂખનો ને દુઃખનો માર્યો તે રાત્રે વનમાં જ રહી ગયો પોતાના ઘરે સુવા ન ગયો અને ભાઈ પછી તો વાઘ વરુની બીકથી એ તો આ બુધિઓ પેલા મોટા વડના ઝાડ ઉપર ચડીને ડાળીઓની ઘટા ઉપર આડો પડીને સૂતો થોડીક રાત ગઈ ત્યાં તો એક વિચિત્ર બનાવ બન્યો શું બન્યું ખબર છે અરે સાત માણસો હાથમાં સળગતી મશાલ લઈને ત્યાં આવ્યા પછી એ બધાએ હાથોથી કંઈક ઈશારાઓ કર્યા એટલામાં તો ત્યાં અસંખ્ય માણસો આવી પહોંચ્યા હો ભાઈ મસાલોના પ્રકાશથી તો આ જંગલના અંધારામાં બધે જગ જગાટ થઈ રહ્યો ભાઈ ઘડીક વારમાં તો ત્યાં આસપાસમાં જ લોકોના ઉપયોગ માટે ઘણી બધી દુકાનો ગોઠવાઈ ગઈ બોલો લો વનમાં દુકાનો આવી ગઈ અને જાણે એક શહેર વસી ગયું હોય એવો દેખાવ થઈ ગયો બરાબર વચ્ચે રાજાનો દરબાર ભરાણો હોય એમ આસનો ને ખુરશીઓ ગોઠવાયા અને બધાની વચ્ચે એક સુંદર મજાનું સિંહાસન ક્યાંકથી આવીને ગોઠવાઈ ગયું થોડી વારમાં એક હરણ આવીને એ સિંહાસન ઉપર બેઠો પેલો બુધિયો આ બધું જુએ ઊંચો નીચો થાય અને ભારે નવાઈ પામે કે આ વનમાં વળી રાજાનો દરબાર ભરાણો અને એ પણ હરણ સિંહાસન ઉપર બેઠો બુધિયો તો વિચારે હો ભાઈ કે આ બધું સપનું છે કે વળી સાચે સાચું આ બધું બની રહ્યું છે સવાર થઈ તે પહેલાં તો આ બધું વિખેરાઈ ગયું ભૂંસાઈ ગયું અને જેવું પહેલા જંગલ હતું તેવું ને તેવું થઈ રહ્યું પછી તો આપણો આ બુદ્ધિઓ પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને બધી માંડીને વાતો કરી પત્ની તો ગુસ્સે થઈને કે તમે ખોટું બોલો છો તમને ખાવાનું કાંઈ જડ્યું નથી એટલે આ બધી બનાવટી વાતો કરો છો બુદ્ધિયો તો કે એવું હોય તો આજે રાત્રે તું પણ ત્યાં વડના ઝાડ પાસે આવજે અને બધું તારી આંખે જોઈ લેજે પછી તો રાત પડી એટલે આ બુદ્ધિઓ અને એની પત્ની વનમાં ગયા અને એક ઝાડની પાછળ સંતાઈ ગયા થોડીક વાર થઈ અંધારું આપણા માથાના વાળ જેવું કાળું થયું ત્યાં તો ફરીને પાછી કાલ જેવી જ ઘટના બની ભાઈ હો શું બન્યું ઘડીક વારમાં તો રાજાને હોય તેવું સિંહાસન મુકાણું અને પેલો હરણ આવીને રાજાની જેમ જ એના ઉપર બેઠો બુદ્ધિઓ ને એની પત્ની તો વિચારે હો ભાઈ કે આ બધું થાય છે શું છેવટે એમણે વિચાર કર્યો કે નક્કી આપણા રાજાજી ઉપર કંઈક મુશ્કેલી આવવાની હશે કંઈક સંકટ આવવાનું હશે તો આવું થાય માટે ચાલો આપણે આજે કાંઈ અહીંયા વનમાં થાય છે તે વિશે રાજાને જઈને માંડીને બધી વાતો કરીએ આમ વિચારીને બુદ્ધિયો અને એની પત્ની બંને ગયા રાજાના દરબારમાં અને માંડીને બધી વાતો કરી રાજાએ તો ધ્યાનથી બધું સાંભળ્યું અને પછી કહ્યું હમ જો એવું જ થતું હોય તો તો આજે રાત્રે જ આપણે તે જગ્યાએ તપાસ કરવા જઈશું જોઈએ તો ખરા કે આખરે આ જંગલમાં થાય છે શું પછી તો રાત પડી એટલે રાજા ને સેનાપતિ ને સૈનિકો બુદ્ધિઓ ને એની પત્ની પાછા જંગલમાં ગયા અને છાના માના જઈને જુદા જુદા ઝાડ ને ઝાડી ઝાંખરાની પાછળ છુપાઈ ગયા હો ભાઈ થોડીક વાર થઈ રાત અંધારી થઈ કાળી કોયલના રંગ જેવી ત્યાં તો ફરીને પાછું પેલું દ્રશ્ય દેખાવા લાગ્યું એક હરણ ચાલતો ચાલતો આવીને સિંહાસન ઉપર બેઠો મોટી મોટી આંખો સોનેરી શિંગડા પગમાં ઘૂઘરી આસપાસ રાજાના દરબારમાં બીજા માણસો બેઠા હોય એમ માણસો બેઠા છે થોડીક વારમાં તો ત્યાં એક નાનકડું ગામ વસી ગયું જાત જાતની દુકાનો દુકાનોમાં બધી વસ્તુઓ વેચાય અને એવું બધું જાણે એક બીજું નગર જ જોઈ લો ને પછી તો સવાર પડવા આવી સુરત દાદા ઉગવા લાગ્યા એટલે હર વખતની જેમ પાછું બધું વિખેરાવા લાગ્યું અને પેલો હરણ જે સિંહાસન ઉપર બેઠો બેઠો રાજાની જેમ રાજ કરતો હતો તે તો ઊભો થઈને ચાલવા લાગ્યો સવાર પડી એટલે ત્યારે ઝાડની પાછળ છુપાઈને ઊભેલા રાજાને થયું કે અરે રાજા તો હું છું અને આ તો હરણ છે રાજા તો હરણનો શિકાર કરે એટલે હરણને જો હું એમને એમ જવા દઉં તો તો રાજા શેનો કહેવાવ એમ વિચારીને એણે તો હરણ ઉપર તાકીને એક જોરદારનું તીર માર્યું હોસા નાના નાના કરતું હરણ તો તીરથી ગવાઈને ત્યાં જ મરી ગયો બિચારો અને આપણો આ રાજા પેલા વડના ઝાડ પાસે રહેલા સિંહાસન ઉપર બેસી ગયો જેવો એ સિંહાસન ઉપર બેઠો કે પેલું બનાવટી નગર તો ત્યાં ને ત્યાં થંભી ગયું બોલો લો થોડીક વાર થઈ ત્યાં તો આકાશમાંથી એક વિમાન આવ્યું અને એમાં બેઠેલા કેટલાક માણસોએ પેલા મરેલા હરણના શરીરને ઉપાડીને વિમાનમાં મૂક્યું રાજાએ પેલા માણસોને પૂછ્યું એ ભાઈ આ બધું શું છે એ તો કહો વિમાનમાં બેઠેલા માણસોએ કહ્યું આ કોઈ સામાન્ય હરણ નહોતું આ તો ઇન્દ્ર ભગવાનનો દીકરો હતો પણ એને એક સાપ લાગેલો એટલે હરણ બની ગયો હતો હવે અમે એને પાછો સ્વર્ગમાં લઈ જઈએ છીએ માટે તમે જ હવે આ નવા સિંહાસન ઉપર બેસો અને રાજ કરો રાજાએ તો બધી વાત સાંભળીને જ્યાં સિંહાસન ઉપર બેસવા જાય ત્યાં તો પેલો બુધિયો બોલ્યો અરે મહારાજ સૌથી પહેલા આ હરણને જંગલમાં મેં જોયું હતું આ હરણને તો હું પણ તીર મારી શકતો હતો પણ મેં એમ નથી કર્યું માટે આ હરણના સિંહાસન અને એનું વસાવેલું આ શહેર અને દુકાનો ઉપર તો મારો પહેલો હક હોવો જોઈએ એ બધું તો મને જ મળવું જોઈએ હો મહારાજ બુધિયાની આ વાત સાંભળીને રાજા કે અરે બુધિયા એમાં શું સિંહાસન આ નવું શહેર એ ક્યાં મોટી વાત છે લે તું જ બેસી જા સિંહાસન ઉપર આજથી હવે તું જ આ સિંહાસન ઉપર બેસજે અને રાજ કરજે આ જંગલનો આ વનનો અને આ નગરનો રાજા તું બોલો લો આપણો આ રાજા તો આવો દાનવીર હતો હો ભાઈ બુધિયા જેવો નાનો માણસ પણ કાંઈ માગે તો તરત દાનમાં આપી દેતો તો મજા પડી ને આવતીકાલે તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો